લખવાનું તમારું નામ લખાવો પણ શું કામ છે એટલે બહારના લોકોને કઈ ઠીકા સાધન ના મળે અને સમજી શકે કે આ લોકોએ લખ્યું છે કારણ સાચું લખ્યું છે સારા પર લખે સમજણ પડે કે એના તારો બની શકે એ લોકો કે આ માણસે સાચું લખ્યું અમે બનાવટ ના પોતે લખે ના ભગવાન નામ જ ત્યાગ કરવું ત્યાગ નો ત્યાગ કરે સંયમ નો સંયમ સંયમ આ હિન્દુસ્તાન એક પણ માણસ સંયમ નો છે નહીં મને તમે સંયમ બોલાય તો આવો તો એ બધા કે એક્સેપ્ટ કરે ના નામ સંયમ કહેવાય છે ને બુદ્ધિ કઈ ગાડી છે માણસોની પાસે રહે ચલો કોઈ બાર વર્ષથી લૂંટવા આવ્યો હોય તો કૂતરો ચકર્યો હોય પછી કોણ બે મતલબ સંયમ તો જોડે જોડે હોય તો આપણને લૂંટે નહીં જીત જીત જોડે જોડે હોય અરુણભાઈ કે છે કે સહન સહનશીલતા અને સંયમ એમાં શું ફરક સહનશીલતા આપણે જોઈએ જ નહીં સહનશીલતા એટલે શું કોઈ સ્પ્રિંગને દબાવી તો એ જો વધુ પડતી દબાવો તો બધું ઉપસરશે એ એના માટે જવું ચિંતા દબાઈ કરીને પણ ચાર સારું કર્યું છે ફળ ભોગવે ખરા પણ તો ને સારું છે આપણે સહનશીલતા ના છે આપણે આપણે સહનશીલતા છે નહીં આપણે તો આપણે તો કહી દેવાનું આત્મ કડવું છે તને ભલે લાગે પણ કડવું ખરેખર નથી આ કલ્પના છે કે અને તેમ છતાં જો એને સહન ના અમે તારી જોડે પીઝા ને માનો પીઝા કડવાનું મીઠા બે છે મીઠા માટે તો પછી ઝઘડો છે નહીં ને આ કડવાનું જરા મુશ્કેલ છે કેવું આ ખબર ના પડે પડે પી જાય જો એક જ અવતાર આવે આ ભૂતગલ ને જોયા કરવાનું છે ડિસ્ચાર્જ ને ડિસ્ચાર્જ જે થાય પુષ્પાનું ડિસ્ચાર્જ ને પુષ્પા જોયા કરે એ જ્ઞાન જે વિતરાગો મહાવીર ભગવાન જે કરતા હતા મહાવીર ભગવાન શું કરતા હતા મહાવીરનો ડિસ્ચાર્જ ને એ જોયા કરતા હતા બસ એ લાઈન તો બગડી જયારે કમી પડના જ્ઞાનીઓ ડિસ્ચાર્જ જોયા ના કરે કારણ કે એ તો આગળ ખોતર ખોતર કરે નવું જ્ઞાન પ્રગટ કરતર કર્યા કરે શું કહ્યું એનો જેમ જેમ ત્યાગ થતો જાય એમ એમને દર્શન દેખાતું થાય નહીં જેટલા પગથિયાનો ત્યાગ કરે એટલા પગથિયાનો એ ચલે ત્યાગ ઓછો હોય તો ના ચલાય હવે કે ત્યારે વાત હોત તો તમારો કોઈ મને ભેગો થાત નહીં કોઈ મારું કામ થાત નહીં અને પહેલા મેં બોલ્યા હતા શરૂ કર્યા હતા ને તે પાવડા ટકા મૂકીને જતા રહ્યા હતા કારણ ચિંતા થઈ હતી કેવી રીતે ચાલે હા આ હોનારું જ્ઞાન હોય પણ મને ચિંતા થઈ ગઈ એટલે મેં તે વડવામાં ઋષભદેવ ભગવાનની પાસે માગણી કરી કે ભગવાન જો કોઈને મોક્ષે લઈ જવા હોય અત્યારે મોક્ષ માર્ગ જો કરી ખોલવો હોય તો કંઈક આ મને કંઈક માર્ગ એવો આપો કે જેથી લોકો ત્યાગ કર્યા વગર આગળ જાય એટલે અક્રમ ઉદય આવ્યું અક્રમ ઉદય આવ્યું ભૂતેશ્વર પણ માગણી કરેલી પછી ફરી માગણી કરી દાદા કોઈ કોઈ આવતું નથી કોઈ અધિકારી જેવું દેખાતું નથી કે પ્લસ ટુ થી આપ પ્લસ થ્રી થી આપો તેત્રીસ ટકા પાસ થાય ત્યારે પછી ત્રણ જગ્યાએ પાસ કરો કે એટલે પ્લસ થી થ્રી શરૂઆત કરી પછી લોકો આ થ્રી આવે થ્રી વાળા થોડાક આવી ગયા બીજા નથી થ્રી વાળા પાર વેલ્યુ કરી નાખો નહીં નખો નહીં ખો પછી મેં આ પૂરા થઈ ગયા હવે સેકન્ડ માઇનસ થ્રી રાખો આ માઇનસ થ્રી રાખો તો મારું છે નિરંતર અંતરદા દયા જ કરતો હોય કેવું કરે અંતરદા નિરંતર અંતરદા આ રૂપિયા હોય ચાર સ્ત્રીઓ હોય છોકરો હોય બધા કયા કયા નોકર હોય બધી દા હાથો બધા કરતા હોય એટલે આકુરતા વ્યાકુરતા આકુરતા વ્યાકુરતા એટલે જો નિરાકુરતા આનંદ જો નિરાકૃતતા વર્તે છે એક આપડે મહાત્મા હતા ને પચાસ થયેલો મોટી ઉંમરમાં પછી એક જોવા ગયા દાખાનામાં દાખાના જોવા ગયા હતા પેલા મહાત્મા પચાસ મહાત્મા શું કે છે તમે તમે આયા આમ મોડું ત્યાં થઈ ગયેલું પણ છતાં મળેથી બોલ્યા આમ ધીમું ધીમું હું જોઉં છું <laughs> કોને પચ્છાઘાત થયો છે શું થયો કેવો થયો કઈ બાજુ થયો છે કઈ કયું સમજતું રહ્યું એ બધું હું જોઉં છું કે બોલો પોતે પોતાના પચ્છાઘાત જોયા કરી એ સંયમ ને કઈ જાત નથી એમ જોઈ જાય કે ના જોઈ હા તને કેમ લાગે આપણું વિજ્ઞાન કેવું સુંદર છે તમારે પ્રકૃતિ થી પુરુષ જેટલા પડી ગયા આ બધા પ્રાકૃત ધર્મો છે આ બધા જેટલા ધર્મો છે પ્રાકૃત એટલે મેળ થી મેળ કાઢવાનું કેવું અને તમારે તો હું શુદ્ધ અને તમને શુદ્ધ બનાયા એટલે ફરી બેન ચડવાનું રહ્યો નહીં પેલો મેલ ફિમેલ કાઢે પાછો બીજો મેલ પાછો શું પડવો પડે જેમ હાબુ કપડું એ મેલું થયેલું છે ગભરામાંથી મેલ કાઢવા માટે હાબુ રૂપી ગવે હાબુ નો મેલ કોણ કાઢી લે ત્યાં ટીરો પર ગયું ત્યાં ટીરો પર મેલ કોણ કાઢી લે તે બધું ઠેઠ ઠેઠ થતા સુધી મેલ કાઢવાના આ ગુરુઓ બધા મેલ કરે બધા એનો એનો મેલ કરે અને આમાં તો શુદ્ધ એટલે તમારો મેળ ચડે નહીં તમારે મેળ ઉતરી જાય દસ કેવી ડાઈ હતી કેવી હતી ઘેર બેઠા ચાલીને જવું પડ્યું અંતર સૌથી પેલા ગયા હતા જવું પડ્યું ઘેર બેઠા એ લોકો કાગળ ફાધર કર્યું તો જ જજો આટલો મારું મન રાખજો કે છોકરાનું કઈ રાગે પડી જાય બહુ હાલ રમત પડશે એમને ચિંતા કે મારા છોકરાનું રાગે પડશે ભાઈ ના ફાધર નું થાય એ ડોક્ટર ખરા પાછળ ડોક્ટર ને ભક્તિ બહુ સારી પ્રભુજીની બહુ ભક્તિ મને કહેતા હતા આ પ્રભુજી ગયા પછી મારે પણ એમ થતું કે અમારે શું થયું પણ તમે મળી ગયા ને મારું થયું કલ્યાણ એમ કરતા કરતા આગળ આગળ નહીં તો આપણે કોઈ શીગડી કોઈ લેનારા ઘરાક જ નહીં કર્યું કોણ ઘરાક થાય તો દેશમાં ઉદ્યોગ જુવારી ગયેલા ઘરાક થયા કરે અહીં કોણ ઘરાક થાય જોડે નહીં તો કારણ કે ઘેર કહેવા જાય કે અમારે તો આવું જ્ઞાન છે આવો તમે જોવાને તો કહેવાય સતીદાન હજુ જેમ જેમ જામશે ને તેના ફળ તો જોજો આ તમે પહેલું વરસાદ પાંચ હાથ ફળ બે હે બીજો વર્ષ થાય અનંત અવતારી ખોટ વાળવાની હોય અનંત અવતારો હર પચાસ રહેવાની બાકી એમાં ખોટ કાઢવાની છે અને મોક્ષે જવું છે અને દુઃખ અડચણ સિવાય રોક મારી

પણ એમ કે મારી તો અને મને બહુ જ ગમે છે એમ કે એમનું જ્ઞાન પણ મારે એમ કે અત્યારથી એમાં અત્યારથી હું એકદમ રસ લેતો થઈ જાઉં તો કે છે કે મારું બધું ભૂલી જવું અને મારી તો જનરેશન ગેપ પડી જાય કે શું આખી મારી શું હા એટલે એ એ મારી ઉંમર મારી એજના બધા મહાત્માઓને અમુકને જાણે છે એટલે મેં એમને કહ્યું કે તમે તમે આવો જ મારી સાથે હંમેશા દાદા પાસે તો કહે છે કે તમે તમે જે સર્કલ છે તમારું એમ કે એમાં ને મારી એજમાં ઘણો બધો ડિફરન્સ અને પ્લસ તમે તો પરવારી ચૂકેલા એટલે હું જે રીતે સેટલ થઈ ગયેલો છું એટલે કે તમને એ બધું પોસાય કે પણ મને એટલો બધો મારે તો હજુ બધું કરવાનું બાકી અને તમે ના ના એમાં કશો વાંધો ના તમારે જે કરવાનું ચાલુ રાખો અને કે ના કે દાદામાં જો ટસકો લાગી જાય તો મારું બધું ભૂલી જવાય અને મારો સંસાર ભાગી જાય આવું ભરત લોકો ગાઈ દેતી પાછી લોકો પછી બૈરી છોકરા શું કરી પણ સમજતો નહીં હું ભૂલાડું છું કે એવું નહીં ભૂલાડતો કેટલાક લોકો એવું કે છે કે એવું હોય શકે નહીં એવું બની શકે નહીં આ પોસિબલ જ નહીં ને અથવા કવાય ઉપર કોઈ અસર કરી ખોટી ખોટી અસર કરી દાદાજી તમારી એટલે આ એમનો પૂર્ણ હોય તો માન્યામાં આવશે માન્યામાં થઈ પુણ્ય પ્રગટ થાય ને ત્યારમાં આ લોકો માને છે કે આ લોકો કઈ ફાઈ ગયા આપડે રહી ગયા હવે લોકો માને છે આપડા લોકો સ્વભાવ એવો છે કે હાલ ખોટું હોય તો ટોળું જતું હોય એક્સેપ્ટ નહીં અને હાવ અસુર પણ તો કોઈ જતું ના હોય એક્સેપ્ટ નહીં એટલે આપડે તો ગાલેરીઓ પર છે કેવું છે ગાલેરીઓ મોકલ માણસ એવા હોય વિચારશીલ કે ભાઈ એવું નહીં અમારી લોટરી લાગી ગઈ ડોક્ટર શિરીષભાઈ કહે છે કે અમારી લોટરી લાગી ગઈ લોટરી એવું કે છે કે એ લોટરી જેવું ને આ તો પહેલું બીજું નામ બની ગયું એના જેવું વાંચી તો લાગી ગયું સાંભળ્યું નહીં આવ્યું એટલે લોટરી જેવું કે ભગવાન ક્રિએટર છે નાખો છે એ જ અમને પહેલું વાંધો પડે બધા મને આ ક્રિએટર કહ્યું બધા ખોટા છે એક અત્યારે જ મળતા નથી બે ગુણાકાર કરવાની છે એમાં એક રકમ હાવ ખોટી છે એથી આખો કોઈ ગુણાકાર પર થશે નહીં આ બધી કલ્પનાઓ છે આ બધી કલ્પનાના ગાળામાં ફસાયા એટલે એના જ્ઞાન અનુસારે મને કે સારો થઈ ગયો હલકો થઈ ગયો હલકો થઈ ગયો મગફળી ચડી ના જાય આ બધા ભગવાન ક્રિયા કરી જે બોલી રહ્યા છે એ બધા કલ્પના ગાળા પર કઈ બહાર જ નહીં નીકળ્યા પણ કિન્દર ઘટક વાળા ને કોર્ટ વાળા જયારે કિંમતી ગણાય પણ માં વાળા ને ફોર્થ વાળો કિંમતી ગણાતો કલ્પનાઓ ભગવાન ક્રિએટર છે એ શબ્દ એનાથી બધું આખું ગમજોઈ બધું હવે કાઢિયાર કોણ ને ભડક લાગે મેં તો જોયું કે નથી એટલે મેં કહી દીધું નથી જા જે મને હમણાં ઉચકી દે હું નામ બોલું છું અને ના બોલ કે હે ના ભગવાન ના બોલ કે ની તો બને કે કી ને વાળા બી કોઈ બાપો એ દેખાય ચાલે છે ચાલે છે એટલે બધા મહાત્માઓ કહેતા હે કે ભગવાન કે જે સે કોઈ બતાય તુ આવા અમીરાની વાત છે તરા આસુ લગે કે હાથે દાળ લે છે અદભુત અલૌકિક જ્ઞાન થી વો જે જગત છે આપડે કે આપડે તો એક શબ્દ વિરોધાભાસ નહીં હોય બધે તારા મળશે તારા એમાંથી તારો મેળવો તો તારો મળે એવું વિજ્ઞાન હોય તો એકલું વિજ્ઞાન બાહ્ય વિજ્ઞાન લાઈન માં છે એ ખોટું નથી પણ એ વિનાશી વિજ્ઞાન છે વિનાશ એવો નોર્મલ વિનાશ કરનારું છે બિલો નોર્મલ નુકસાન કરનારું છે નોર્મલ એટલું ઓલું બારે માણસો મારવાની શીખો વિજ્ઞાન શોધખોળ કરી બોલો એનું કેટલા દાડા માણસો રે માણસો મારવાની શોધખોળ કરી જીવડા મારવાની શોધખોળ હતી એ બરોબર હતી પણ આ તો માણસો મારવાની શોધખોળ કરી જો અટલા તો ખૂબ બને ઘણી અટલા આવે ને હા આ ઝાડ છે અને ડાળ આમ હોય અને આ દાળ કાપવું હોય તો આમ બાજુ આ બાજુ બેસીને અમરી કાપે તો શું થાય એવું આ વિજ્ઞાન હા એક જોજો ને સાયન્ટિસ્ટ નું ખોરી ખોરી મારી નાખશે એટલું બધું વ્યાજ છે લોકોનું સાયન્ટિસ્ટ હું ઘરે તો હવે હમણાં અમને જોયું ટ્રેનર બધું આવ્યું છે કરું એમનો કોઈ દિવસ તમે જેવું આવ્યું દેખાયું કહી દે પણ આ છોડશે નહીં દેખાતું

અને કુદરત વિપરીત છે બધું બધું જોવાનું વિપરીત અને આપણા મહાત્મા નિરંતર અમદાવાદમાં સત્સંગમાં આનંદ મળે જરાય કારણ કે બહાર પેલો કે છે શું છે કે દાદાની ચોપડી સુધારવા છું એ ધ્યાનમાં ઉપયોગમાં એવું નહીં કે મને આ ગોધે રહ્યો કુદરત કેવી રીતે રૂઠે પુષ્પાબેન કે છે કે માણસ તો પોતાના ઉદયક્રમ થી રૂટે પણ આ કુદરત કયા શેનાથી રૂઠી છે કુદરત શેના શેનાથી રૂઠે કુદરત એને બધા ઉદયકાર નું ફળ આપે આ લોકો ને કુદરત નો સ્વભાવ છે કે સારા નબળા હોય તો જબરા બનાવે અને જબરા બનાવ્યા પછી અવળા કારક મારે આ કુદરત નો સ્વભાવ કુદરત કે પાણી ની શીખોટ છે વાદળ ની શીખોટ છે આખો દુખાર પાડી દેખાડેલા તમે કુદરત નો નિયમ થયો માટે આપણે જો ઠેકાણા થઈ જાય કુદરત નહીં આ તો ચોર ડાકુ માટે જેના માટે રાક્ષસ છે જેને માટે કુદરત છે આપણને પ્લેગ નહીં આડે બીજું નહીં આડે ત્રીજું નહીં કશું લોકોને માટે છે શું છે તમે એક્સેસ છો જ નહીં અને બીજાનું કઈ તમને ગાળ પડે છે બીજા પર તમને ભાવ બગડતો નથી ડાક્ટર ભાવ બગડે છે તમને કોઈ આવડું હરું બોલતો મગર બગડતું નહીં ને કેવું છે બગડે પણ એના પણ ચાલી જાય પછી અવરું અવરું બોલે તો મનમાં એમ ના થાય સારું

પ્રાપ્ત થયો હોય તો શારીરિક સુખ ઘટે તો આત્માને તો શારીરિક સુખ ઘટ્યું એટલે બુવા પાટા કરે એ આમ થાય છે એ આમ થાય છે એમ આમ થાય કકડાટ કર્યા કરે શું કહ્યું ભૈરવનો ઘર પણ એટલો બધા કર્મ બધે ન પૂછે જવાની માં બધેલો પણ ઘર પણ નહીં પાર હું આચરો જીવે નહી અને ગઈબળ પાછું કે છે એને યાદ આવે પેલા ભૈયા ભજીયા જલેબી બહુ સારી હતી નવરો બેઠો શું થાય છે આવું નવું ચક્કર દેખાયા કરો મહાદુખો એ પણ કોને કે પછી અને આપડે કે કાકા કેમનું છે ના સારું સારું ડ્રોઈંગ ડ્રોઈંગ ડ્રોઈંગ આબરું જવાની ભાઈ બધા નહીં એક આબરું ગયેલી હોય આપણે લોકો એકલા બધા ભાઈ બધા આબરું એને આબરું જતી રહેવાનું ભાઈ ભગવાન ભૂલમાં ભગવાન ક્રિએશન છે એ વાત આખી ખોટી છે એ રકમ ને બીજી એક સાચી રકમ છે આ બે રકમ નો ગુણાકાર થી કોઈ દાડો ગુણાકાર થયો નહીં અને દાડો ભર્યો નહીં અને મોડા પછી ટેન્શન ઓછું થયું ભલે લાડવા ખાતા પણ ટેન્શન ખરું દાદા દાદા સાચા બીજા બધા વાત કરીએ તો બધા એમ કે આખી દુનિયા કે બધા ખોટા તમારા દાદા સાચા લોકોને ગાડેરી પ્રવાહ છે ને આ બાજુ જાય છે તમે પાછો વાળો તો થોડો વિશ્વાસ હોય થોડો પાછો વાળો પરિવાર કોઈ કહે છે આ એકલી કે છે આપીશું માણસ આ બધા આવું કહી જાય ખોટું છે બધા મૂકી જાય જો તાકી ના હોય તો આપણે પાછા કરીએ ભગવાન મહાવીર ભગવાન કહ્યું ને કે આમાં આત્માની વાત કરીએ છીએ જે કોઈ જીવ હું શુદ્ધ આત્મા છું એવું થઈને જો બોલે હું આત્મા થઈને આત્મા એકલો બોલે છૂટી ગયો કશે થાય એક મિનિટ જ અને પછી હું શુદ્ધાત્મા બહુ થઈ ગયું પછી આગળ બધા આત્મા થઈને એક બરો આત્મા બોલ પછી આથી વધારે શું મારે મારી માર કેવો સારો છે સીધો છે લોકો પોતા પોતાની કલ્પના છે કાલ ઉભો કર્યો ભગવાને તપ કરવાનું કહ્યું નથી ભગવાને સંયમ કરવાનું કહ્યું છે સંયમમાં તપ બદલાઈ જાય શું કહ્યું સંયમ કે અરુણ કરે દાળો ભરે તે મન તપે બરાબર અહંકાર કુદાકુદ કરે તોય પણ આપણે સુધાર્થમાં ખરા ને એટલે આપણે જુદા પડી ગયા ને એટલે વધારે કોઈ કરી કરી શકે નહીં તે બધું તપેલું હોય તેને લાલ લાલ જોયા કરવું પડે લાલ લાલ બીજ બધી થઈ ગયો જોયા કરવું પડે એમનો તપ એને આંતર તપ કહેવાય શું કહેવાય તે ભગવાને આ તપને મોક્ષને માટે આ તપ કહ્યું છે છે તપ બહાર લોકોને દેખાય નહીં દેખાતો તપ એ પુણ્યનું કારણ છે અને એનું ફળ શું ઇન્દ્રિય વિષયનું સુખ ભૌતિક સુખો બહારનો તપ જે દેખાય છે લોકને તે એનું ફળ ભૌતિક સુખો મળે અને આપણે તો મોક્ષ બહાર સુધી જલેબી ખાતી હોય પણ આપણે ચડકાઈ કે તરત તારા તપ્યું હોય ત્યારે જોયા કરો એવું કોઈ વખત બનેલું કરો કેટલા એક બે વખત તમને લખે ને દાદા અઢી કરે છે એ અઢી સ્તંભ અઢી દેખાય નહીં એવું પ્રયત્ન

અને હું કરતા નથી તે કરતા નથી તેઓ કરતા નથી જ્ઞાન અપમાન કરનારો ગાળ દેનારો માણસ એ ગાળ છે એવું નહીં પણ એ શુદ્ધાત્મા છે એવું દેખાય છે ત્યારે આપણને શુદ્ધ જોયું તો આ શુદ્ધ ઉપયોગ કહેવાય શુદ્ધ ઉપયોગ એટલે પોતે શુદ્ધાત્મા છે ખરાબ કામ કરે છે તેને જુએ છે માટે શુદ્ધાત્મા છે શું છે અને પછી તે બીજો હમો એ કરે છે પોતાને અને પોતે જુએ છે કે આ છે તે લક્ષાને આમ કરે છે કે ઉત્પાદન આમ કરે છે તથા જતે મનમાં આમ કે ના શુદ્ધ છે ગુજરાતમાં એ શુદ્ધ હું કરું છું તે કરે છે તેઓ કરે છે લક્ષ્મણ ના કરતા કોઈ છે જ નહીં બધું આ બધી અજ્ઞાનતા છે કરતા પદ જ રાખો ઉપદેશ કોઈ આપતો નથી પાછળ કે છે અમે તો એવું વ્યાખ્યાન કર્યું ઉપદેશ રાખ્યો વ્યાખ્યાન કર્યું છે અને કે હું ના છું એની સ્વાંગુ છે ને તો આંગુલ નહીં લાગતી દાદાને પૂછ્યું ડિસ્કશન છે ને બીજા લોકો જે લોકો દાદાને મળ્યા નથી ઘણી વાર એવું લાગે કે નો ડખો પુષ્કળ થઈ જાય એ લોકો એટલે બુદ્ધિ જ કઈ જાય કારણ કે દાદાની ભાષા બી એવી છે ને કે ઘણી વાર દાદા જે દાખલા આપે છે ને એ બધા જ લાગે પર્સનલ પગાર કેટલો છે બા બહેરી ગ્રુપ છે છોકરા છે એટલે ઘણા લોકો છે ને એકદમ ચમકી જાય કારણ કે આ સારી વાત કરે છે લોકો તમે સમજ પડાવે છે નહીં તમે કેટલી સરસ રીતે કરે કે યુ આર એટલે તમારું સોલ્યુશન લાવવાનું બીજાને જે થયું એ થયું એટલે બુદ્ધિનો ડફો બહુ બહાર જોવા મળે હવે નજીકના ઓળખાણ વાળામાં જ થાય સગા વાળામાં દોષમાં એટલે દાદા વાત કરવી જોઈએ આત્માની બધી વ્યવહારની વાત શું કરવા કરે છે એવું રીતના લોકોને બુદ્ધિ નો ડખો થાય છે વિચાર થાય ને આત્માની વાત એકલી એટલે અહંકાર હોય તો બે ભાગ જુદી પાડે છે કે અહંકાર હોય તો બે ભાગ જુદા પડે છે કે આમ ચાલે આ ચાલવા દે આમ ચાલતો આ ચાલે હજી આવ્યું એ બધું કઈ રહ્યા અને કરતા ભાવે નહીં ને વધતા ભાવે નહીં આ અત્યારે આપણે કરવા ગયા કરે શું કહ્યું એને ખબર નથી બિચારા હા પહોંચી ના શકે આ જગ્યાએ કેમ કે આ એનું ગજું <laughs> નહીં જે લોકો એમ કે છે કે કમાયો તે હું કમાયો ખોટ ગયો ભગવાન ગાડી એવું કે છે એ માણસ બીજું શું ના કરે કમાયો ત્યાં હું કમાયો ખોટ ગયો ત્યાં ભગવાન ગાડી આટલું બધું જેના જોખમ લેતા વાર નહીં લાગતી એ ગમે તેવું જોખમ લઈ શકે એને ના કહેવાય એને ના કહેવાય તો આપણું બગડે એના કરતા આપડે જો ઊંઝાવાનું પગ પડે તો બહુ થઈ ગયો બે મિનિટ બે મિનિટ જો ચાર લાખ હોત ને તો બે હજાર ડોલર આપવા દાદા અમૂલ્ય એટલું કર્યું હશે લાગશે ઘી ચોખ્ખું છે અને લોટે ચોખ્ખો છે દાદા અરુણભાઈ વાત કરી ને બુદ્ધિ નો ડકો કરે છે લોકો અરુણભાઈ જે વાત કરી ને કે દાદા આવી વાતો કરતા હોય વ્યવહારની ત્યારે લોકોને બુદ્ધિનો આમ બુદ્ધિ દોડાવે પોતાની હવે એવી જયારે આર્ગ્યુમેન્ટ ઘણી વખત મળતી જ હોય છે માનો ને તો હવે આપણે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ એવું થાય ને કે આત્માને ઓળખવું હોય તો એ વ્યવહાર તો પેલા ચોખ્ખો કરવો જ પડે વ્યવહારની એટલે એમાં શું વાંધો છે એવી આપણે આર્ગ્યુમેન્ટ કરી શકાય ને સામે એવું આર્ગ્યુમેન્ટ નહીં કરાયું કારણ કે ક્રમિક માર્ગમાં એવું છે વ્યવહાર બિલકુલ બંધ હોય પછી જોવા એનો સ્ટાફ કે કોર્ટમાં સુગંધ આવશે કે આ તો કેટલાય કાળથી દૂર રહી છે અને તમે આમામ કરો જતી રહી છે એટલે દાદા ઘેર <laughs> એટલે ધૂળ નીકળી ગઈ સરસ થઈ જશે એક કારણ કે કાલે એક જણ તો પંદર એક જણ કે છે આ દાદાના ભક્તો તો આનંદ બહુ દેખાય છે શું કારણ બીજા ના દેવાયો ઓળખાણ પડ્યા કરે મારું ખબર ના પડે આનંદ એ ખબર પડે આનંદ જતો પેપર માં આપ્યું ઇન્ડિયા એબ્રોડ માં તો એક ભાઈ વાંચ્યું એ આર્ટિકલ આવવાના છે પણ આપણું લોંગ વીકેન્ડ છે એટલે સોમવાર આવવાના છે પૂછવાની જરૂર નહીં કઈ પૂછે સ્કીમ માં દીધું મારા પર એવું છે ને રૂપિયો ઘસાઈ જાય ત્યારે ખબર પડે તેમાં જ્ઞાની પુરુષ કે છે કોઈ ગુરુ હોય ને ત્યારે પૂછીએ ત્યારે ખબર પડે ગુરુ કેટલો માલ છે ચોખ્ખું ઘી છે તેલ છે એ ખબર પડે અરે પેલા પૂછીએ કે ભગવાન ક્યારે ભગવાન ક્યારે કેટલા વર્ષમાં બનાવી રહ્યા છે આ કે ભગવાન બનાવી છે એવું લોકો બીજું બધું જાણતા નહીં બનાવ્યું છે કે ત્યાંથી આપણે સમજી જવાનું કે આ દુકાને ફરી આપવું નહીં આ બધા ભગવાન ક્રિયા તો ચાલ્યા છે ને તેથી જવાબ જવાબ જવાબ આવ્યો તો પુષ્પાજી જો જવાબ બધા આવી ગયા બાજુમાં Thank you. હિન્દુસ્તાનમાં જમીન જો કામ ન થતું હોય કામ વાતચીત બધી કરો ખુલાસા કરો આમ ક્યાં બધી આ જે દુકાને જે દુકાન આપણે જોઈતો માલ ના હોય તે દુકાન ફરિયાદ શોધ આપણે જોઈએ તો માલ ના હોય ને એ બજારમાં ફરફર કરીએ એનો શું એક માણસ મને કહે છે મેં તો ગુરુ કર્યા છું દાદા મેં બહુ સારું ગુરુ શું ફળ આપે તમે પંગમ લગાઈ જાય ગીરી છે શું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ પણ બધું કયા ગુરુ ભગવાન આવ્યા કે ધોળ ઉગડાવાયા કયા ગુરુ લાગતો સાચી બાજુ હોય સર્ટિફાઈડ હોવા જોઈએ મુક્ત કરે એ એમનો ગુરુ કેવાય શું કહેવાય સર્વ દુઃખો થી મુક્ત કરે એને ગુરુ કેમ નામ ગુરુ કહેવાય તે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ ગમે ત્યાં આ ભગવાન ગુરુ ગમે ત્યાં ધોળા રૂપિયા ચોટી પડો છો એ ના તમારે મળે પછી એ થયું ના એનું ભરી સર્વ દુઃખો થી મુક્ત કરે દુઃખો થી મુક્ત કરવા માટે ગુરુ કરીએ આપણે તો આપણે શું વાંધો છે આપણે અહીંયા કશું ડોલર ઘરના કમાવાના છે લાઈફ પોતાની છે છોકરા પોતાના છે ઘર પોતાનું નથી એમાં એટલે ગુરુગા કરી આપણે આ તો સર્વ દુઃખો બીજા દુઃખ છે કે મારા સર્વ જતા રહે એટલા માટે ગુરુ કરવાના તમારે ગુરુ કેવા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર એવા ગુરુ કરવાના આ ગમે તેને ગુરુ પોતે પડી આ ગુના માસ્ટરો છે ગુના માસ્ટર ગુરુ કહેવાય ગુરુ કહેવાય મુક્ત કરે એ ગુરુ કહેવાય શું બરાબર આપણે પડે જેમ તે આવ્યો ગુરુ અને ગુરુ એવું શીખવાય છે બિચારાને પણ પેલા આવડે જ નહીં ને એ પૂછતો નથી સાહેબ સર્ટિફિકેટ તમારી પાસે હોય તો કહો કે અને તમે સર્વિસ આવતા ગુરુની સર્વિસ નહીં આપીએ સર્વિસ દેખાડો સર્ટિફિકેટ દેખાડો ના દેખાડું છે કેવું સર્ટિફિકેટ કેવું સર્ટિફિકેટ દેખાડે ગુરુ આ તમારે જો અમને આ સર્વદુખથી મુક્ત કરવાનો પડે તો તમે સર્ટિફિકેટ દેખાડો તમે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વરી કરી તમને આપી દઈએ બધી પણ તમારી પાસે સર્ટિફિકેટ હોય જ દેખાડો ના હોય દેખાડો આ બજારમાં અથડાવો વેપારી થઈ ગયા કોઈનો દોષ નથી બજારમાં ફરફર કરે છે અને ભટક્યા રાખો તો હાથે પાછો આવે ભલે મારી ભૂલ છે દુકાનદાર ભૂલ નથી દુકાનદાર વેપાર કરવા બેઠા ને જાણવી પડે ને પોલ પોલ ક્યાંથી દાદા પુષ્પાબેન કે છે ભટકનાર ની ભૂલ કેમ નહીં પુષ્પાબેન પૂછે છે ભટકનારની ભૂલ કેમ નહીં ભટકનારની ભૂલ કેમ એ તો શોધે છે વેપારીઓ દુકાન કરી બેઠા છે એમને વેપાર ચાલ્યા કરે ભટકનારની ભૂલ અમારે ટાકીને ઘેર જાય છે ભટકનાની ભૂલ છે ખોળે છે શું ખોળે છે શું કહ્યું સુખ ખોળે છે કોઈ સુખ્યા દુકાનમાં જતો હશે આ દુખ્યા દુકાનમાં એટલે ગુરુ બ્રહ્માન ગુરુ વિષ્ણુ હમઝભાઈ તારે સમજો મેં તો આ ગુરુ શીખવાય તું બોલો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ તમને કોઈ શીખવાડવાનો મળ્યો નથી મળે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ શીખવાડવાનો મળ્યો તમને ડાક્ટર નથી શીખવાડ્યું વાત તો સમજ પડશે શું આપનું નામ શું મારું નામ મધુસૂદન મધુસૂદન હું રહીશ ક્યાં મુંબઈ ના દાદા વાળા છે સુરત દાદા એમનો જન્મ તો મુંબઈ મારું નામ મધુસૂદન મધુસૂદન મધુસૂદન છો લાગતો નથી એવું લાગતો નથી <laughs> શું છો ખરેખર હજુ સમજ નથી પડી સમજ નથી પડી હજી મધુસૂદન તમારું નામ છે ખરેખર કોણ છો તમે તે જાણવું જોઈએ દાદા બેન કે છે એ ભટકે છે એ સમજવા માટે જ ભટકે છે એના હારું જ આપણું માણસપણું છે હિન્દુસ્તાનનું માણસપણું એટલા હારું છે કે સર્વ દુઃખોથી મુક્ત થઈએ આ તો મધુસૂદન તમારા તમને કહ્યું કે તાર મધુસૂદન ટાળા એ બોમ્બ અડ્યો નથી ગોળી વાગી નથી એટલે આ નિબલ દબાઈ ના રહેવી જોઈએ શું કહ્યું દબાઈ રહે નહીં ત્યારે મુક્ત થયા ગયા દુઃખોથી ક્રોધ માન માયા લોકો ગમાઈ રહ્યા ત્યારે દુઃખોથી મુક્ત થયા આ તો મધુસૂદન નથી કહ્યું અરે ભાઈ એનું કઈ બગડી ગયું ના બધું કેટલી બધી નબળી અને મને ધોળ મારે ગાવા ગોવા તું આથી રાજા તમામ નબળી હશે ને એમ તમારું શું નામ દુનિયા કોને બનાવી છે આવી નબરી દુનિયા આવું કોઈ ઘેર ઘેર ડબરા માણસ જ બનાવી દીધી હશે માણસો જ બનાવી દીધી હશે દાદા ડબરા લોકો જ બનાવી ભગવાન તો બનાવી ન શકે આવું ભગવાન તો ના બનાવી શકે ભગવાન બનાવે તો ભગવાન દુખી થઈ જાય દુઃખી થઈ જાય અમને જોઈને ભગવાન દુઃખી થતો જ હશે અમને જોઈને ભગવાન દુઃખી થતો જ હશે અમને જોઈને ભગવાન દુઃખી થતો જ હશે દુઃખી થવાનો સ્વભાવ નથી દુઃખી થવાનો સ્વભાવ ને પણ કરુણા તો રાખે છે જગત બધે પોતાને પોતા જ પ્રોજેક્શન છે અને પોતે બધાને સુખ આપી તો એ પ્રોજેક્શન કરીશ તો તને સુખ મળશે ભૌતિક સુખ દુઃખ આપીશ તો દુઃખ મળશે અને મિક્સર જોયું તો સુખ ના દુઃખ ભેગું બે ભેગું ગરબડ ગોટાળી વાત સો ટકા સાચી પણ એનો એનો હવે એનો એનો હવે કે પૂછે છે તમારી વાત તો બરાબર હંડ્રેડ પર્સન્ટ સાચી છે પણ નિકાલ શું નિકાલ શું પૂછે ઉપાય તો તમે બતાવો પણ તમે ચીજ કરી શકશો તમારે સમજાવવાનું વાંકે ચશ્મા આવ્યા ઉપાય બતાવો પણ ચશ્મા વગર વાળાનું કામ છે એને ગણપણમાં ચશ્મા ના આવ્યા એનો ઉપાય કઈથી થાય આ ચશ્મા આવ્યા છે ચીરી થાય એના કરતા તમારે મને એમ કહી દેવાનું કે સાહેબ તમે કરી આવો તો નબળો થઈ ગયો શું કહી ઉપાય કે સાહેબ તમે કરી આવો મારા બધા ને લીધે મારી શક્તિઓ રહી નથી બધી શક્તિઓ ફ્રેક્ચર થઈ ગઈ છે શું થયું છે જે શક્તિઓ હતી ને ફ્રેક્ચર થઈ ગઈ છે હું છે દેખાડું ને તો બીજા ભૂલી જવા અને હું જતો રહ્યો ક્યાં તમને બોલું ને અંતર મારી જોડે રહેવાયું હોય તો તમને દેખાડું

કે પોતાના ફોલોઅર્સ ને એમ ના કે તમે કરો પણ ફોલોઅર્સ છે કહી દેવું જોઈએ સાહેબ હું તો ફોલો થવા માટે આવ્યો છું કરવા હારું આવ્યો જો કરવાનું કહો હું તો નંગુમ છું પંગુમ